જુદા છે એટલે બે જુદા છે ને એ કહેવાય ને મારી સ્વામી મોક્ષમાં ગયા એટલે સિદ્ધગતિમાં છે અને સુમંદર સ્વામી એ જતે હરિહંત ભગવાનમાં છે એટલે જુદા લાગે છે એક લાગે છે ખબર નથી જુદા હોય અને હરિહંત બે જુદા જ કહેવાય ને અત્યારે છે એક અને કિંમત બે હોય કિંમત ખાલી હયાત છે અત્યારે અને મારી સાથે નિર્વાણ થઈ ગયું બે જુદા ને પણ આમ જોયું પછી સમજણ નથી પડતી તો સરળ ભાષાની બુક હોય તો વધારે ખબર પડે શાસ્ત્રો માં સરળ ભાષા હતી તે મેં એગ્રી કરી ના ના છે પણ એમાં એનો દોષ નથી કોઈ ગુજરાતી શીખવાય ને કોઈ ગુજરાતી શીખવાડતા નથી તમારી આપ તમારી બીજી બુક છે એમાં બધી સમજ પડે છે પણ અક્રમ અક્રમ માં અમને કહ્યું અક્રમ એ તે આપ તો લઈ ગયેલી એમાં મૂકી મગજ બીજો નવો ભાગ નથી પણ તને અઘરું પડે તો અમને પૂછવું પૂછવા માંગો નહીં તારે સમજ ભાઈ ને જ્ઞાન લીધું છે જ્ઞાન લીધું છે જ્ઞાન લઉં તો કામ છે ફરી લે ફરી કંઈક આપવાના છે જ્ઞાન પૂછી લેવી ક્યાં આપવાનું છે તે વાંચી છે કઈ ચોકડી આપણે પેલા કીર્તિભાઈ ની બેબી ખરી તન્વી એ સવારે કે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જે સિમંદર સ્વામી વિજય છે એ દાદા કયા આધારે કે છે આપડે બીજું કામ કરવા ને આ બધા આવ્યા છે ને દાદા હસબન્ડ વાઈફ બંને જણે દાદા નું જ્ઞાન લીધેલું છે હસબન્ડ અને વાઈફ બંને એક ભાઈ નો પ્રશ્ન છે નામ નથી આપ્યું પણ એમ કે દાદા નું જ્ઞાન બંને લીધેલું છે અને પેલો સંભાળે છે નિકાલ કરવાનો છે એ સંભાળે નિકાલ કરતા ચકચક થઈ જાય છે તો એમાં જે છૂટા પડી જવાય તો દોષ કોને લાગે એમ દોષ કોને લાગે એમ એમાં કર્મ નો ઉદય ગણાય તો શું ગણાય ખરેખર કોનો દોષ કહેવાય શું થઈ જાય તો પછી ઉપાય કરે છે હોય ખોટો ઉપાય કે ખરા ઉપાય ઉદય કરાવે એટલે એમાં એમાં બીજા કોઈ માણસ ચાલે નહીં બીજો નિમિત્ત બને ખરે ચાલે ભાતે મારી પણ કાલે કરવું ફાતે મારી એવું ધીમે મળી આવે અમને ફાતે મારી જગ્યા રચના પડી દોષ કોને લાગે દોષ કોને લાગે દોષ કોને લાગે દોષ કોને લાગે દોષ કોને લાગે છૂટા પડી જાય એમાં દોષ કોને લાગે પુણ્ય નો ઉદય કોનો સારી વસ્તુ બને મનુભાઈ નો છે દાદા આપો લખી આપો ઓમ છે કોમનો સાચો અર્થ જાણવા છે ખોટો અલૌકિક હા તો ઓમ અલૌકિક માં પાંચ લોકાર મંત્ર છે એનો ટૂંકા શબ્દ છે લોકાર મંત્ર આ લૌકિક બધું તમારે લૌકિક જાણવું છે વાત બીજો પ્રશ્ન છે આત્મા સર્વ સર્વવ્યાપી છે કે જીવો મત છે જીવોમાં છે અને સર્વે આપી પણ છે લોકો સમજે છે નહીં આ લૌકિક લોકો કઈ રીતે સમજાવ આ લૌકિક માં ને એ એવું તમને સમજાવું અહીં લાઈફ હોય ઓનો ઓનો હોય એની પર ઘરો જેટલું ભાજન હોય એટલા પ્રમાણમાં ફેલાય કેવું આવડો રૂમ હતો એટલા ભરાય અરે પેલો ઘરાનો ઘટ હોય પણ આત્મા સર્વે આપી છે કે જીવો મત છે આત્મા ખરેખર જીવો મત છે સર્વે જયારે ઘડો સુધી જાય છે જયારે નિર્વાણ કરનારનો એ ખરેખર ઘણો તૂટી ગયો આખા લોકમાં અલોકમાં નહીં પાછું આખા લોકમાં સર્વે આપેલો બીજા લોકો નહીં કેવળ અહીંથી નિર્વાણ થયું કોને કે જે ફરી જન્મવાના ના હોય છે છેલ્લો તે ત્રણ શરીર હોય તેનું નિર્વાણ કહેવાય તો બધા દેહ જતા રહે ને સૂક્ષ્મ દેહ એવો થયેલો હોય કે તરવા મારો કપાય નહીં એવો દેહ થયેલો હોય મનુષ્ય દેહ હોવા છતાં માને પેટે જન્મેલો હોવા છતાં તરવાર મારો કપાય કોઈ રીતે ભરે નહીં અને ત્યારે પછી એ તૂટે નિર્વાણ થાય ત્યારે આકાર લોકમાં પ્રકાશ ફેલાય ત્યારે સર્વ વ્યાપક સ્થિતિ હોય એટલે એ અપેક્ષા એ સર્વ વ્યાપક છે અને બીજી અપેક્ષા એ આત્મામાં છે શું છે અને બહાર જે કે છે નિરપેક્ષ વાતો કરે ગોડી વાતો સર્વ વખત તમે ઠંડા કે બધું એ મને તમે પૂછ્યા પાપા પાપ જાઓ તમે સમજણ નથી એટલે કોનો પણ કરો મારો ગળો તું છે નહીં થાય ભલે ચાર ડિગ્રી વધુ હતું ભલે આવા કેટલા ઘડા છૂટ્યા છે કેટલા ઘડા આવા છૂટ્યા છે મોક્ષે કેટલા ગયા આવા કેટલા ઘડા મોક્ષે ગયા હશે બહુ ના કે જે જે દુર્વા થનારો દેહ હોય ને તારે લગભગ પચાસ હજાર લાખ થઈ ગયા હું મોક્ષ જનાવર રહી પણ મારી હાજરી પર તને પાંચ હજાર લાખ ને તું મોક્ષે લાયક કરી દેવા લઈને આવ્યા ઐશ્વર્ય શું લઈને આવ્યા ઐશ્વર્ય ઐશ્વર્ય ના પ્રગટ થતું પછી ઈશ્વર છે ને ઐશ્વર્ય કરવું ના પડે સહજ ભાઈ કેવું ભાઈ કરવું પડે એમ બધું ખોટું રોગ બધા મટી જાય અને તેથી આગળ ધર્મ વધે નિરક્ષિત આગળ ધર્મ વધે કારણ કે શરીર શરીર જે છે કારણ તો પેલું શરીર જે છે એના સિવાય તો કઈ મોક્ષે જવાય તેવું નથી સારા વગર માણસ આગળ કેવું આગળ એટલા માટે તો કરવાની જરૂર છે હા પણ એ શરીરમાં જ રાખી રહ્યા એ લોકો એ દવાઓથી આપણે તાજા થઈએ એટલે પછી આગળ ચાલવાનું છે ના કે દવાઓ સારી છે હમણાં જ પડી રહી છે પણ એનાથી આગળ જવાનું એનાથી આગળ જવાનું ને લોકો યોગવાળા એમાં જ પડી રહેશે પછી એનાથી થાય છે બાપજી કહેતા મળી આવે છે દર્શન કરનારા મળી આવે છે એટલે અમે ઠંડક લાગે છે બહુ સારી મજા આવે રહ્યા સાધુઓ હોય છે ને તે આચાર્યો બધા તે આચાર્ય મસ્ત અરે આગળ ખસવાનું છે હું થયો થર્મોમીટર હોય ને આ તાવનો થર્મોમીટર હોય છે તાવનો થર્મોમીટર પેલા ડાક્ટર પૂછો આ ડાક્ટર બરોબર અહીં ડાક્ટર તો કરશે જ તાવનો થર્મોમીટર હોય ને કેટલા ઊંચા ચડ્યા થર્મોમીટર ના હોય દરેક માં હોય કોઈને ખબર પડે ખરી દાદા કોઈને ખબર પડે ખરી કે લોકો પૂછતા હોય ને લોકો લોક તો અંધા ગાડેરી પ્રવાસ કહેવાય શું કહેવાય ગાડેરી શું કે ચાર ગીતો આગળ નો ચાલે તેની પાછળ ચાર એના પગ જોઈને ચાલે એના પગ પાસે ચાર પગ જોઈને ચાલે એ આગળ અને પછી ભરવા ભય એનો માટે મારે આ પાછળ ઘેટા શું માને પાછા અમારું રક્ષણ કરે છે શું માને વાસી વાસી ના નીકળે વાર કરી અરે રખડ કરે છે પછી ઘેટા એક છૂટ ને આવે થવાનો મળો ઘેટા લઈ નીકળે કેવી શું તમે વિચાર તો ખરો કે આ ભરવા શું કરતો હશે ઘેટો ને રક્ષા કરે છે સારું કઈ કયા લાભ માટે ભરવા નથી બાપી એ હતી ઉનાળો આવે એટલે વાર કાપી દે અને વેચી ખાય તમે ખબર રોજ દૂધ દોઈ લે તેનું દહીં છે છાશ છે ઘી છે અને મહેમાન આવે એટલે લવારા કાપી આવે ગીટાનું શું ખબર લઈ જાય ત્યાં ઉતર્યા કરે એક નારાયણ પણ ત્યાં શાકભાજી ગઈ નથી કરતો કોઈ ટીકા ના હોય ભાઈ ભાઈ અમે તો વસ્તુ ખરાબ વસ્તુ ખરાબ કહીએ છીએ માણસ ખરાબ માથી ખરાબ અમારે અમારું શું થાય અમને તો આખા બ્રહ્માંડમાં જી માત્ર લીધું હશે થાય હું તો અજ્ઞાનની ટીકા કરું ખરી કરું છું તમારી નહીં તમારા અજ્ઞાનની ટીકા કરું ખરી કરું છું ભટાય ભટાય ભટાય હા વાર કાપી લે ને કાપી લે રોજ દૂધ દહીં ખાઈ દહીં ખતા મહેમાન આયા પેલા પેલી લવારી નો લીયા નવા તાજા બચ્ચા છે વ્યવસ્થિત કાર્ય કાર્ય નહીં કેવાય દાદા વ્યવસ્થિત નથી કરતી આ બધું વસ્તુ તમે જે કહો છો કે છે કે વ્યવસ્થિત નથી કરતું આ બધું અહંકારી ને વ્યવસ્થિત ને લેર છે અહંકાર ને માટે વ્યવસ્થિત નથી કરતું અહંકારી ને વ્યવસ્થિત ને લેર છે ના થાય ને તોડી નાખ્યા અહંકાર આવ્યો ક્યાંથી તો એનું મૂળ અહંકાર આવ્યો ક્યાંથી એનું મૂળ ક્યાં એનું મૂળ ક્યાં જીવ આત્મા અને અહંકાર એ કઈ રીતે વાત ભેગા થયા લઈ જાય કોઈ આવી જતો હોય નથી એટલા માટે લાવ્યો એ બધો માર્કેટ આ માર્કેટ મટીરિયલ આવ્યો છે એવું નથી તો આવે જ નહીં આ જ્ઞાની એક કલાક ના આવડતી કિંમત થી વધારે કિંમત છે મારે સાંભળી લો આયા છો તો હું આવ્યો છું તમે આયા છો તે સમાધાન સાચી વાત ભગવાન નહીં બને અને એક શબ્દ આપણે બોલીએ જવાબદાર ના બોલાય ગમે ત્યારે અમારે વીસ રસ ઉપર બોલાવી એ શબ્દ પુસ્તકમાં લાવો તો ભારત એનું એક્સપ્લેનેશન આપવું પડે શું અને હું આની પર દેખરેખ રાખું શું બોલે છે શું એની ભૂલચૂક ક્યાં રહી છે શું સામાન્ય માણસો જે છે એને તો કઈ ખબર પડતી નથી ખરા ખોટાનું કે સાચા જૂઠાનું તો એને કઈ રીતે સમજાવવા કે આ સાચા છે આ ખોટા છે સામાન્ય માણસો ને સાચા ખોટા ની ખબર જ નથી તો એ લોકોને સાચા ખોટા આપડે ચાપીએ ને આપડે બાર ગોળ નાખી લાવીએ ને આપડે કઈ ચાટી બહુ બહુ નહીં પડે મને આવું હા તમને એટલે ને મને આવું બોલ કારણ ઇન્દ્રિય છે તો બધી બહેરી થઈ ગયો મારા આત્મા વાળ પણ ઇન્દ્રિય કેવી થઈ ગઈ છે આ ભોજન તે ભોજન ફલાણ ભોજન અને કોઈ ડુંગળી ખાય ને ને મારી વાત સમજાય કોઈને આમાં કોઈને સમજાય સમજાય હા સમજાય અહંકાર આવ્યો ક્યાંથી એનો મૂળ અહંકાર નું મૂળ શું લૌકિક માં શું કે ભગવાન ને ઈચ્છા થઈ કે બનાવી ભગવાન ની ઈચ્છા એટલે ફરી બોલજે ભગવાન ની ઈચ્છા થઈ ઈચ્છા થાય ભૂખારો કહેવાય મને કોઈ જયારે કોઈ પ્રકારની ઈચ્છા નથી હું નિરીક્ષક છું ભગવાન કમ્પ્લેટ નિરીક્ષક છે શું ઈચ્છા થઈ આપડા લોકો કે ટકા મોક્ષે ભગવાન મોક્ષે હોય જોડે ભગવાન એટલે ઉપરી અગાઈ ની કરાવો અને તે મોક્ષ આપણે કેવી હોય વિવેક પાસે મોક્ષ ને ભગવાન બે વિરોધાભાસ બીજો વિરોધાભાસ શું છે ભગવાને ક્રિએટ કર્યું એમ કે છે જેને આપણે કહીએ કે આ જગત અનાદિ અનંત છે કે નહીં તક અનંત છે ભગવાન ક્રિએટ કરીને અનાદિ અનંત છે બોલાતું છે બહુ કહેવાય ને કહેવાય નાખે રોજ બટાકા ના ખાય તેથી આપડે રોજ મગજમાં બટાકા બને છે શું કરી તમે સમજાવી ક્રિએટર ની છે એ કરે છે બીજા અને આપણા એકલા દુરુપયોગ કરે છે માટે આપણને આ સાચી વાત કહી દેવી પડે આપે એમ કહ્યું આપે એમ કહ્યું કે આત્મા નો વિલય થઈ જાય છે ત્યારે બધા મળી જાય છે તો આત્મા વિલય થયેલ આત્મા જીવાત્મા કઈ રીતે બની ગયો પણ એ રીતે પછી આપણા જીવ ગમે તે જીવા કઈ કઈ રીતે ઉત્પન્ન થયા પહેલી વખત પહેલી વખત જીવ કેવી રીતે ઉત્પન્ન થયો એમ તમારી પાસે વાતો આ બીજી આજુબાજુ વાતો કદાચ જે જવાબ આપવાનો એ જવાબ મારા રસમાં છે આ તમે પૂછ્યું છે મેરું પતિ પરિણામ સમજાવવું એના માટે આ બીજી બીજી વાતો હું તમને બીજા પાટે નહીં ચડાવતો કારણ કે હું કોઈના કોઈ કોઈ મને અત્યાર સુધી કોઈ મને બીજા પાટે ચડાવી શકેલો નહીં હું કોઈને ચડાવ કારણ કે વિચાર ને એમ જે રેલવે લાઈન છે એને વિચાર થવા દવા જો વેપારીઓ ચડાવી બીજા પાટે એટલે વિજય પાછળ એટલે આ વસ્તુમાં કેટલાકે ઈચ્છા થઈ બીજા એ કહ્યું ભગવાન ની લીલા કરી છે રામલીલા રામલીલા ભગવાન છે એમ કહ્યું હા દાદા તમે ક્યારે કહ્યું કે ઘણા દેવ દેવીઓ હોય છે આ જગત ની અંદર તો એમની જે લીલા જે છે સામાન્ય માણસ લીલામાં સપડાઈ જાય એવું તો નથી ને દેવ દેવીઓ બધા ઘણા છે તો સામાન્ય માણસો એ દેવ દેવ ની લીલાઓમાં સપડાઈ જાય છે એ વાત ખરી છે ભગવાન તો કોણ હતો એ તો નૈષ્ઠિક બ્રહ્મચારી માણસ હતા શું કહ્યું યોગેશ્વર કૃષ્ણ હતો પણ આપડે આત્મા ધર્મ કયો આપે છે પૂછ્યા બધે તો આગળ ગુજરાતમાં અમારે તો બાળકૃષ્ણ નો ધર્મ ને બહુ પેલો છે કઈ ખાતો તે નાગોરીઓ પ્રશ્ન કોનો ધર્મ આપ્યો છે એમને યોગેશ્વર ના આ કે આમને નાગરીઓ પ્રશ્ન દહીં ખાય છે ચોરી ખાય છે એના આપ્યો ધર્મ અમારે મોક્ષે જવું છે અમારે આ રસોડું રજલપાટ નહીં કરવો તમે હવેલું બાર કેટલા કરો છો નહીં હવે છે ધર્મ પામવાની જરૂર કોની જરૂર બે પ્રકારના ધર્મ આ ભરવાડો ઉકેલવાનો થાય બરાબર કરે આગળ લઈ ગયા આગળ યાદે ઘણા દેવો એ કેટેગરીમાં આવે ખરા ઘણા દેવો ઘણા દેવો એ કક્ષા કક્ષામાં આવે ખરા ઘણા દેવો ઘણા દેવો એ કક્ષા કક્ષામાં આવે ખરા દેવો દેવો દેવોમાં કક્ષા જુદી જુદી હોય છે ને દેવોમાં બી કક્ષા જુદી જુદી હોય છે દેવોમાં બહુ જાતની કક્ષાઓ એટલે એમનો પ્રશ્ન મૂળ દેવો ને લગતો હતો હા એટલે આ બધું પૂરું ને પેલું આત્મા અહંકાર નું પૂરું કરી મને બીજે પાસે થોડા શું એટલે પછી આ થતે પછી ત્રીજું શું કે એકો અમ બહુ શ્યામ એક હતો તેના બહુ શામ થઈ ગયું લોકો હરીશા બોન માં જજે ગોળ હરીશા બોન હોય ને ત્યારે તું એકલો જજે અને કપડા કાઢી નાખી શોધીએ બધું એક વખત બહુ શામ થઈ ગયો કૃષ્ણ શું કહેવાય આ ઉદ્ગલ જે છે એનો સ્વભાવ કેવો છે એક માંથી અનેક જન્મે હવે હું તમને આત્મા ની વાત કરું હવે આ બધી વાતો જે છે તે બધી આ બહાર ચાલ્યા કરે છે ભગવાને ક્રિએટ કર્યું નથી કે કહું છું તમને શું કહ્યું અને અહંકાર છે એ વાત સાચી છે જે તો રચ્યો કોણ એક અહંકાર અને જગત નું તમે કહો કે અહંકાર ક્યારે શરૂ થયો તો શરૂ થયો તો જગત બિગિનિંગ કહેવાય લેકિન એ કઈ નથી આ અહંકાર ઉભો થાય છે અહંકાર ના થાય છે ઉભો અહંકાર ઉભો થાય છે થાય પણ ના થતી એટલે બીજ નાખીને થાય એટલે કઈ હા શરૂ થઈ નહીં પણ અહંકાર થી ઉભો થાય થઈ ગયો ભૂલ તેનાથી રીતે અહંકાર ઉભો થયો છે એટલે મૂળ નથી હોતું પણ અમે આપણે સાધન કરીએ કે અહંકાર સાથી પરિવર્તનશીલ છે નિરંતર પરિવર્તન થયા કરે એમાં કાળનો સમય ભાગ રાખ્યો છે નો નાનો નાનો ભાગ અને સમય કરો એ સભાઈ કોને કર્યો કે કેટલા ભાગને મારે સભાઈ કહેવો આ રૂપી છે તેનો નાનો નાનો ભાગ પરમાણુ કહેવાય છે આણું થતા આવું વિભાજ્ય હોય કેવું હોય અણુ આ લોકો નું અણુ તોડે પણ પરમાણુ અવિભાજ્ય હોય કેવું હવે એક પરમાણુ આખા બ્રહ્માંડ ભરેલો છે એ પરમાણુ ને એ પરમાણુ બીજા પરમાણુ ને ઓળંગે ગતિ કરતા કરતા એટલે આખું પરમાણુ ઓળંગે એને સબાઈ કરો એ નિયમ રાખો એવો પછી આ બધા તમે આ કાળ તો વ્યવહાર કાળ કહેવાય પેલો નિશ્ચય કાળ કહેવાય આ કાળ વ્યવહાર પલ વિપલ મિનિટ આખું વર્ષ સુધી વ્યવહાર કાળ સમજ ને હવે આ બધા છ તત્વ પરિવર્તન થયા કે સમસરણ થયા કરે છે ત્યારે ચેતન તત્વ અને રૂપી તત્વ બે જોઈન્ટ નજીકમાં આવી જાય છે બે નજીક માં આવી જાય છે આમ ફરતા ફરતા એટલે ક્રોધમાન માં લોભ ઉભા થાય છે ગુણો કોના ગુણ એમાંથી માંથી ચેતન ના ગુણ નહીં અને પૂતગલ ના ગુણ નહીં કેમ આ ઉત્પન્ન થયા નજીક આવવાથી નજીક ના આવ્યા ના હતા કેવી રીતે દરિયા ઉપર દરિયામાંથી વરાળ નીકળે તો આપણે એને કહીએ તું વરાળ કેમ કાઢું છું હું જો વરાળ કાઢતો હોઉં રાત્રે નીકળે તો રાત્રે આવજો એ શું કે મારો વરાળ કાઢવાનો જો સ્વભાવ હોય તો તમે રાત્રે આવશો તો ખબર પડશે રાત્રે આપણે જે વરાળ ના કાઢતો હોય એટલે આપણે ભૂતે દરિયો કાઢતો નથી બીજું કોઈ કામ હોવું એટલે આપણે સૂર્યનારાયણ લાગે કે આ સૂર્યનારાયણ આ તો આવું કરે એ જ રિસ્પોન્સિબલ શું કહ્યું સૂર્યનારાયણ કહીએ કે ભાઈ કેમ તું અમને આ વરાળ ને ખબર એટલે કે જો હું વરાળ કાઢતો હોઉં તો પ્લેટો ઉપર નીકળે કે શું કહે છે ફ્લેટો પર નીકળે ખરી વરાળ માટે વરાળ કાઢવાનો ગુણ સૂર્યમય નથી અને એ દરિયામાં નથી એ બે ભેગા થવાથી આ ત્રીજો ગુણ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો શું થયું ત્રીજો ગુણ વ્યતિરેક ગુણ ગુણો બે પ્રકારનો હોય અન્વય ગુણો એટલે પોતે પોતાના ગુણો આગા પાછા થઈ શકે નહીં કાયમ છે મોક્ષે જાય તો એ ગુણો હોય ભૂતગલ ના ગુણો તે એમ જ હોય પણ જે વ્યતિરેક જે ગુણો પોતાના નથી તે ઉભા થયા બેના ભેગા થવાથી એને વ્યતિરેક ગુણ કહેવાય તે ક્રોધ માન માં રોગ થાય શું થાય ક્રોધ અને માન તે હું થયું અને માયા અને લોભ થી મારું થયું શું થયું હવે આ બે છૂટા પાડી છે જ્ઞાની બોલે એવું જ્ઞાની ભેદ વિજ્ઞાની જોવાય કેવું એટલે ભગવાન નું પ્રતિનિધિત્વ ધરાવતા હોવાથી ભૈરવ વિજ્ઞાની તો વાત છે સમજાયું પૂરેપૂરું સમજાયું પૂરેપૂરું સમજાયું અને એક સવાલ કે જો કોઈએ માર પડે ઈગો કોઈ ઉત્પન્ન કર્યો નથી એટલે કોઈ જવાબદારી નથી ને એ બધી સાચી નહીં કે કોઈએ ઉત્પન્ન કર્યો નથી તેથી ઈગો ની જવાબદારી બી કોઈની નથી ને એ નથી હેરાન એ આત્મા આત્મા એને નથી કરતો આ તો આ ઉત્પન્ન થયું તે હવે અહંકાર ને દુઃખ છે આત્મા દુઃખ નથી અહંકાર ને દુઃખ છે ઉત્પન્ન થયું ત્યારે એટલે અહંકાર આપણે મુક્ત થવું છે આપણે આમાંથી મુક્ત થવું છે તમે જે છૂટું પાડી આપો છો એટલે સમજ આવી જાય કે અહંકાર મારો નથી અહંકાર નથી અમે પાપ થઈ નાખીએ પાપ થયા સિવાય એ નહીં એને કાયમ નો કઈ રીતે આરોપ ચડાવવા જેથી કે જુદા ને જુદા જ રહે કાયમ નો જુદો ને જુદો રહે કેવી રીતે થાય કાયમ નો જુદો ને જુદો જ રહે કેવી રીતે થાય કાયમ નો જુદો ને જુદો જ રહે જુદો ને કાયમ તમારા પહેલાના કર્મ છે ને અમુક કર્મો મેં ભસ્મીભૂત કર્યા કેવા કર્યા તે તમને કહું ઘરમાં ભસ્મીભૂત ના થાય તો આ જ્ઞાન આપીએ ને આમાં મળે તો કરીએ એનું કશું ભરે એ ડ્રાઈવર ભૂલી જાય પાછું થાય આવરણ આ તો કર્મ ભસ્મીભૂત કર્યા તારે દાંતમાં આધારે ચોવીસે કલાક જાગૃતિ રહે આ લોકોને તો શું કહ્યું શાસ્ત્રકારોએ કે સાધુ આચાર્ય બધાને એમ કહ્યું શાસ્ત્રકારોએ કે ઉગાઈ આંખે ઊંઘે છે શું કહ્યું ઉગાડી ઊંઘે છે એટલે ભાન જ નથી એમને જો એટલે આ હું પાપો નાશ કરું કર્મો નાશ થઈ જાય કેટલા નાશ થાય છતાં રહેશે શું કે છે કર્મો નાશ થાય છતાં રહેશે થોડો ઘણો ત્યારે આ કર્મ ના ત્રણ ભાગ છે એ ત્રણ ભાગમાં એક બરફ વરા રૂપે છે બીજા પાણી રૂપે છે અને ત્રીજા બરફ રૂપે છે તે પાણી અને વરાળ રૂપિયા વાળા ભસ્મીભૂત થઈ જાય બરફ વાળા તે લોકો ભરવો પડે આજ્ઞા પાડે શું નિરંતર આજ્ઞા મળો પણ એ આજ્ઞા પાડવા માટે શક્તિ આપવા માટે અમારી જોઈએ લગભગ સો બસો કલાક અમારે ગાળવા પડે શક્તિ ચાર કલાક બેસી કે ગાળવો રહે અમારે જે ગાય છે અને જેને જાગૃતિ કાયમ રાખી તેને રહે છે મનથી રાખીએ તો મનથી રાખીએ તો ચાલે ખરું દાદા તમે દૂર હોય તો મનથી રાખીએ તો ચાલે ખરું મન આપડે ચાલવાનું કેવું છે મન તો મળું ભાઈ નું તમારે શું બે મનથી રાખવા જતા તમારે ક્યાં જતા મન તો મળું ભાઈ મન મન ના તમે વસ કર્યું મન વર્ષ કર્યું મનના જ્ઞાતા દ્રષ્ટા થાય મન વસ્ત થયું કહેવાય અને જયારે મન વસ્ત થયું તેના આખા બ્રહ્માંડ ને વસ્ત થયું કહેવાય શું કહ્યું બાર આત્મરતન આપ્યું આપ્યું બાય ગઈ પણ આત્મરતન આપ્યું બાય નીકળે ડેમ શું લઈ જાય ચાલ્યો ઊંચી જતા દેખી રહ્યા આપી દે લે તો નાના છોકરા નહીં અને તમારી કાઢી લે મોટા એટલે દાદા દાદા કર્યા કરવા હા બગડ્યું કાઢના ભેગો જ ના થાય આખા બ્રહ્માંડ નો નાથ છે દાદા અને તેને હું બધું છું અને તમને શીખવાડ છું બધો શું શીખવાડું છું અને સો ટકા કે બ્રહ્માંડ નો નાથ છે જય સચિદાન પટેલ પર છે કે જય કામ કાઢી લઈશું હું તો એટલું કરું મેં કાઢી લીધું તમે કાઢી લીધું આ બેઠા ભાઈ પ્રત્યે માગો એ આપનાર છે જે માગો એ આ દુનિયામાં વર્લ્ડમાં કોઈ ચીજ માગો અધ્યાત્મ બધી ચીજે કેશ તમને સુરત ના બાગડા ઉપર જે જ્ઞાન થયેલું એવું જોઈએ એટલે કે તમને સુરત ના બાંકડા પર જે જ્ઞાન થયું તેવું જોઈએ આપડે એવું જ એવું જ આપી છે તેને તમારી પાસે બરફ રહ્યો છે તેને શું કરવું મારાથી થાય એટલું કરી રાખી લઈ બરફ આઈસ્ક્રીમ બનાવું શું કામ લાગે દાદા છૂટવું છે પંદર દાડું રહ્યો કોઈ ઘરે ફરી બોલાયો દાદા આ બેન પૂછે છે કે એનું નિવારણ શું બરફ ના ચોસલા નું બરફ જેવા બરફ જેવા બરફ કાઢવાનું બરફ જેવા કર્મ નું નિવારણ શું તમે સિનેમા ટિકિટ ના પૈસા ખર્ચ્યા હોય અને બોક્સ ના પૈસા ખર્ચા હોય અગિયાર અને પછી આપણું છે આપડે કહી છે ફિલ્મ છે અને હું તો આખો નાટક જ કરું છું કારણ કે વર્લ્ડ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે ભ્રાંતિ સિવાય the world is the drama itself drama એને ખરું માની બેસી જો મારા બાબા નો બાબો ગરીબ નું મરી ગયો હતો ખરું માની બેઠો છે હા ડ્રામામાં રડતા છે ડ્રામામાં રડે ખરા પણ પૂછીએ બહુ દુઃખ થયું હતું તમને કે ના ભાઈ અભિનય ના કરું પગાર આપી લે અભિનય કરું એવું અમે અભિનય કરીએ તારે નાટક છે નાટક માં અભિનય આમ આમ કરીએ એટલે અભિનય કરીએ કે હા દાદા સાચા સાચા કઈ ના થાય એવો અભિનય આવે ને સુધાય અહંકાર નું જે ગુણ છે એની જે દાદાએ વાત કરી heart of the whole whole matter of the universe And this is a very important question. I hope you understood all question. તમે અંતર બોલે સમજે પડી ગઈ હા શું આગળ પૂછવાનું છે કે કહો હતું કાગળમાં બ્રહ્મચર્ય થી શરીર અને મનમાં બહુ ફેરફાર થાય બ્રહ્મચર્યમાં બ્રહ્મચર્ય એટલે શું મન વચન કયાથી હોવું જોઈએ કેવું સવાલ વાંચો બધાને સવાલ જાણવો છે દાદા બધાને સવાલ જાણવો છે સવાલમાં એવું છે મનુભાઈ પૂછ્યું છે કે બ્રહ્મચર્ય થી શરીર અને મનમાં શું ફેરફાર થાય છે હવે બ્રહ્મચર્ય એટલે શું મન વચન કયા છે સંભોગ ભોગવવાની ઈચ્છા ન થાય ઈચ્છા ઈચ્છા ન થાય એવી દશા કરી શું કહ્યું મન વચન કયાથી મનથી થાય તો એ ભ્રમથી હેતુ કહેવાય વાણીથી બોલે તો એ ભ્રમથી હેતુ આના વખતે મન મન વચન કરાવો થયું છે પેલું પાડતો હોય ને તો એને આપણે એમાં ગણતરી લેવાય કે ભાઈ ગણતારી શું કહ્યું કારણ બિલકુલ ના કરે તેના કરતા અમે પાસ કરો જયારે પરીક્ષા બહુ હાર્ડ હોય ત્યારે પંદર ટકે પણ પાસ કરવા પડે એટલે મન વચન ના થતું હોય પણ શરીર થી પાડતો હોય તો આપણે તોય પણ શરીરથી હિન્દુસ્તાનમાં એટલા બધા ભ્રમચારી છે શરીરથી પાડનારા શરીરથી એમ નામ શું જાણો છો કેટલા બધા છે નામ શું જાણો છો ગોપુત્ર શરીર નું કાયમ નું બ્રહ્મચર્ય